એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વૈદેહી આવી છે અને તળાજામાં બેઠા બેઠા સિયાબેન વાર્તા સાંભળે છે આવો આવો વૈદેહી સિયાબેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે કૂતરાની લાલચ <laughs> એક હતું જંગલ એ જંગલમાં એક સિંહ એના પરિવાર સાથે રહે સિંહ ને સિંહણ ને એના બે બચ્ચા આ સિંહ ને સિંહણ રોજ જંગલમાં શિકાર કરે અને એના બચ્ચા આ શિકાર કરેલું ભોજન જમે હો ભાઈ એક દિવસ આજુબાજુની જાળીમાં આ વરુણ શિયાળ ને જંગલી કૂતરા આ લપાઈને બધો શિકાર જોતા હતા હો સિંહનો શિકાર કે સિંહ ભાઈ ક્યારે શિકાર કરે અને એના વધેલા ઘટેલા જે કાંઈ હાડકા ને માંસ હોય એ અમે ખાઈએ સિંહ અને એના પરિવારનું ક્યારે પેટ ભરાય અને એના વધેલા ભોજન ઉપર ક્યારે અમે તૂટી પડીએ અને પછી તો ભાઈ આ સિંહ અને એના પરિવારે પેટ ભરીને એક વખત શિકાર કર્યો અને ખાધું અને પછી ધીમે ધીમે ત્યાંથી ચાલ્યા ગયા તો આ બધા જે પશુઓ બેઠા હતા ને પ્રાણીઓ વરુણ શિયાળ ને જંગલી કૂતરા એ તો બધા ટાંપીને બેઠેલા જેવા સિંહ ને એના પરિવાર ચાલ્યા ગયા એટલે બધા વધેલા ભોજન ઉપર તૂટી પડ્યા હો કોઈ આ ખાય ને કોઈ તે ખાય ને એવામાં એક જંગલી કૂતરો ભસતો ભસતો ત્યાંથી આવ્યો વાવ વાવ વાવ વાવ અને એણે એક માંસ ચોંટેલો હાડકાનો મોટો ટુકડો મોઢામાં લઈ લીધો અને ત્યાંથી ભાગ્યો થોડેક દૂર ગયો ત્યાં એક ખળખળ ખળખળ નાનકડી નદી વહેતી હતી ઓ ભાઈ નદી ઉપર હતો એક લાકડાનો પુલ એ પુલ પરથી એ કૂતરો પસાર થવા જતો હતો અને ત્યાં એની નજર પડી પાણીની અંદર અને જોયું તો પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું એને હો અને એને થયું અરે આ કૂતરાના મોઢામાં પણ મારા મોઢામાં છે એના કરતાય વધુ મોટો હાડકાનો ટુકડો છે મારી પાસે નથી એના કરતાય વધુ મોટો છે એ તો લાવને એ ટુકડો હું પડાવી લઉં એમ વિચારીને એ કૂતરો તો ભસવા માંડ્યો એના પ્રતિબિંબ જોઈને ભસે જોર જોરથી ભસ્યો અને એના મોઢામાંથી હાડકાનો ટુકડો ધબ કરતો પડ્યો પાણીની અંદર હો અને પાણીમાં એ તો વહેતો વહેતો તણાતો તણાતો ડૂબી ગયો આમ આ પાણીમાં દેખાતા કૂતરાના મોઢામાં હવે ટુકડો નહોતો હાડકાનો હો એ તો તણાઈ ગયું પાણીમાં ક્યાં અસલ કૂતરો હતો કૂતરો તો પાણીમાં દેખાતા કૂતરા સામે મોટે મોટેથી ફસે પણ એનું ભસવું બધું ખોટું હતું ઓ ભાઈ એ કાંઈ અસલ કૂતરો થોડો હતો એ તો એનો પડછાયો હતો એનું પ્રતિબિંબ હતું અને ભાઈ ક્યાંય સુધી ભસા કર્યું પણ પહેલો જેમ ભસે એમાં પડછાયો ભસે પ્રતિબિંબ ભસે છેવટે થાકીને લાચાર બનીને પેલો કૂતરો તો ત્યાંથી ચાલ્યો ગયો ભાઈ ભૂખ્યો એને તો ભૂખે બહુ લાગી હતી પણ ખોરાક પડી ગયો પાણીમાં તો ભાઈ આ કૂતરા ભાઈની લાલચમાં એણે પોતાની પાસે જે ખોરાક હતો ને એ ખોયો તો તમને બધાને મજા પડી ને ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો